એ છે કે તરસ્યાએ કુવા પાસે જવું પડે પણ અધ્યાત્મમાં મોક્ષ માર્ગમાં જ્ઞાની પુરુષોની એવી ચમત્કારિક ને અજીબ મહત્તા છે કે એમની કરુણા એટલી જબરદસ્ત છે કે કુવો સામે ચાલીને તરસ્યા પાછે છે આવ્યો છે અને જો આ સમયની અંદર પાછું કંઈક રિફ્રેશન ના થાય પાછું કંઈક નવીનીકરણ ના થાય પાછું કંઈક એમાં પ્રાણ ન પૂરાય પાછો કંઈક રિચાર્જ નો ન થાય તો કદાચ મુમુક્ષુઓ માટેનો અતિ અભૂતપૂર્વ અને શ્રેષ્ઠ અને સેન્ટર પોઈન્ટ મોક્ષનો જે જૈન ધર્મ છે એ જૈન ધર્મની મોક્ષ પ્રાપ્તતામાં કદાચ કંઈક ફરક પડી જાય ઓછપ આવી જાય કે કમી આવી જાય એટલા માટે દાદાએ જૈન ધર્મને પુનર્વર્લ કરવા માટે રિફ્રેશ કરવા માટે જૈન ધર્મમાં પુનઃ પ્રાણ પૂરવા માટે અને જૈન ધર્મની અંદર જન્મેલા આવા મહાન આચાર કુટુંબની અંદર જન્મેલા એવા જૈનોને માટે જ નહીં પરંતુ જે એવી ઉત્તમતા રાખે છે કે ભલે જૈન કુટુંબમાં જન્મ્યા હોય અને છતાં પણ મોક્ષ પ્રાપ્તતાના ગુણ જેના અતિ અદ્ભુત હોય એવા આપણા સૌને માટે દાદા ભગવાને અવતાર લીધો જન્મ લીધો ને દાદા ભગવાન આ પૃથ્વી પર પધાર્યા શેના માટે દાદા ભગવાન આવ્યા શું કામ દાદા ભગવાન આવ્યા દાદા ભગવાન ની અંદર જે દાદા ભગવાન પ્રગટ થયા એટલે આપણે જે મૂળ વિતરાક્ષર અંબાલાલ એમ પટેલ એની અંદર જે દાદા ભગવાન પ્રગટ થયા શા માટે પ્રગટ થયા આપણા માટે તમારા માટે અહીં બેઠેલા આ એક કે એક ભાગ્યશાળીઓના જીવનને માટે એમ કે બે ચાર ના મોક્ષ માટે કે આમાંથી બે ચાર ને પણ ભગવાન એમ વિચાર કરશે કે બે ચાર રહી ગયા તો ભલે બાકી તો બધા મોક્ષમાં ગયા એટલા માટે નહીં દાદા ભગવાન આવ્યા છે એટલા માટે કે આપણા સૌને માટે જેમણે જેમણે પણ દાદા ભગવાનનું નામ માત્ર પણ સાંભળ્યું હશે દાદા ભગવાન ભગવાનની અંદરની ભાવ એ છે કે એનો મોક્ષ થવો જ જોઈએ થવો જ જોઈએ થવું જોઈએ અને આપણા એક એક જ્યાં સુધી મોક્ષમાં નહીં જાય ત્યાં સુધી દાદા ભગવાન હાજર છે એમનું જ્ઞાન પ્રવર્તમાન છે એક કે એકને મોક્ષે પહોંચાડી અને પછી એનું કાર્ય પૂરું થશે એરિસ્ટોટલની વાત આવે છે નેપોલિયનના ગુરુ હતા ને નેપોલિયને એક વખત પૂછ્યું કે મારે તમારા સાચા શિષ્ય થવું હોય તો મારે શું કરવું જોઈએ મને બતાવો મારે તમારે સાચા શિષ્ય થવું છે મને તમે જ બતાવો મને નથી સમજાતું એરિસ્ટોટલે હસીને કહ્યું કે તું જે પૂછી રહ્યો છે ને એમાં તારો જવાબ છે તારા પ્રશ્નમાં જવાબ છે જેના મનમાં એ થાય કે મને કાંઈ ખબર પડતી નથી તમે બતાવો બસ એમાં સાચા શિષ્ય પણ પ્રભુ એમાં જ સાચા શિષ્યપણું અંતર્નિહિત થઈ જાય છે દાદા ભગવાનના બધાય તત્વજ્ઞાનને બધાય ફોડ બધું એ સમજજો પરંતુ ઉપર શિખર ને કળશ એ મૂકજો કે પ્રભુ તું જાણે હું કાંઈ જાણતો પરમ વિનય ભાઈ ભાવ પરમ લઘુતા ભાવ તેમ છતાં પણ એરિસ્ટોટલે કહ્યું કે તારે જો એ જાણવું હોય તો એક પરીક્ષા તારે પાસ કરવી પડશે તો પછી હું તને બતાવું કે આપ જે કોઈ પરીક્ષા પાસ કરવા તૈયાર છો તો કે આ સામે નદી છે નદીના કિનારે એને પ્રશ્ન પૂછ્યો હશે વાત ચાલતા ચાલતા નદી આવી ગઈ હતી વાત થતા થતા કે સામે આ જે નદી છે એ નદીમાં તું ડૂબકી માર પછી પાછો આવો પવિત્ર થઈને પછી હું તને બતાવું એને જરા વિચિત્ર લાગ્યું એને ખબર છે એરિસ્ટોટલ શું અને આવા પ્રશ્નની અંદર એમ કે તું નદીના પાણીમાં પવિત્ર થવા જા એના મગજમાં કેડ તો કાંઈ બેઠી નહીં પણ એના મનમાં થયું એરિસ્ટોટલે કહ્યું મારા ગુરુએ કહ્યું એટલે ફાઇનલ એને તો તરત જ ડૂબકી મારી અને પાછળ પાછળ એરિસ્ટોટલ ગયા એના ગુરુ નદીમાં જઈ અને નદીમાં અંદર પડ્યો હતો એની ગળચે પકડી લીધી અને અંદર ને અંદર એને દબાવી રાખ્યો પેલો બહુ જોર કરે જોરાવર યોદ્ધા હતો એરિસ્ટોટલની તાકાત નહોતી કે એને પકડી રાખે પણ બહુ જોર કર્યું અને એને પકડી રાખ્યો અને છેવટે જ્યારે એકદમ બહાર આવ્યો ત્યારે જ્યારે એમ લાગતું હતું કે જાણે મૃત્યુના દરવાજે હાથ દઈને પાછો આવ્યો એવી એની હાલત હતી એણે કહ્યું પ્રભુ મારા પ્રશ્નનો જવાબ શું આટલી ભયંકર હાલત હતી જેની વર્ણન ન થાય એવી હાલતમાં હતો અને છતાં એમ નથી પૂછતો કે તમે આવું કેમ કર્યું એમ પૂછે છે કે મારા પ્રશ્નનો જવાબ શું મારે તમારે સાચા શિષ્ય થવું હોય તો મારે શું કરવું જોઈએ હું તમને પૂછું છું દાદા ભગવાનના સાચા સત્સંગી થવા માટે ગુરુ પૂર્ણિમા ખરેખર ઉજવવા માટે અને ગુરુ ચરણે કંઈક મૂકવા માટે અને ગુરુને કંઈક સમર્પણ કરવા માટે આપણે શું કરવું જોઈએ ખબર છે શું કરવું જોઈએ can you imagine can you guess it પાછું એરિસ્ટોટલે કહ્યું મેં તને પહેલાં જ કહ્યું હતું કે આ તારો જવાબ આમાં આવી ગયો છે પણ હવે બીજી વાર બી કહું છું મારો એકચ્યુઅલ જવાબ તો પછી છે પણ તું જે એમ અત્યારે એકના બદલે બીજો પ્રશ્ન પૂછી રહ્યો છે અત્યારે તારે એ પૂછવાનું હતું કે તમે મને આટલા જોરથી દબાવી કેમ દીધો શું તમારે મને મારી નાખો તો અને કારણ વગર મેં શું ગુનો કર્યો તમે મને આટલો બધો એટલું બધું જોર કર્યું તમે આ તો ઠીક છે એક સેકન્ડ અને હું બચી ગયો નહીં તો આજે તો હું પણ તે આવું કંઈ નહીં પૂછ્યું અને તું બધી વાત બાજુ મૂકીને જ પૂછે છે કે મારે તમારા સાચા શિષ્ય થવા માટે શું કરવું જોઈએ આજ તો યોગ્યતા છે આજ તો પાત્રતા છે આજ તો વિશેષતા છે કશું કરવાનું નથી ફક્ત એક જ મનમાં ભાવ રાખ બસ તો પ્રભુ આજ આપને કહેવાનું હતું તો મને નદીમાં શું કામ જવા દીધું અને તમે મને એમાં પકડી કેમ રાખ્યો કે એકચ્યુઅલ જવાબ તને હવે આપું છું જુઓ શું કહે છે કે જ્યારે મેં તને નદીમાં દબાવી દીધો હતો તારું મોઢું તારું ગળથી પકડીને તને એકદમ જોર કરીને દબાવી દીધો અને તારાથી શ્વાસ નહોતો લેવાતો અને તું બહુ ગુંગળાતો હતો છેલ્લી ક્ષણોમાં જે તારી અવસ્થા થઈ હતી એ વખતે એ વખતે તારા મનમાં એક જ ભાવ અને એક જ વિચાર હશે કે કેમ કરીને આમાંથી બહાર આવ ખરું કે નહીં યસ યસ હવે તમે સમજી ગયા હશો ચકોર ને ટકોર બસ હોય એ તો દાદા ભગવાનના મહાત્માઓ છે એમને કે પૂરી વાર્તા કેવી ન પડે સમજી જાય હા કે આ ગુરુ પૂર્ણિમા ખરેખર ઉજવવી હોય અને સાચા જો આપણે દાદા ભગવાન ના સત્સંગી મહાત્મા બનવાનું હોય તો શું જોઈએ જાણે મૃત્યુ પર આવી ગયા જાણે મરણની ક્ષણ હોય એ કે આના વગર ઉદ્ધાર નથી જ્યારે તારી એવી ક્ષણ આવશે ને કે તને એમ લાગે કે બસ इस पार के उस पार आर पार की लड़ाई है શું કહેવાય આને આર પાર की લડાઈ है इस पार के उस पार હવે છેલ્લી ક્ષણ છે જેટલું જોર લગાવવાનું એટલું જોર લગાવી દઉં બસ મારામાં જે તાકાત ન હોય એવી ખોળી કાઢું બધી તાકાત લગાવી દઉં બસ એવું જ્યારે તને થશે ને ત્યારે એરિસ્ટોટલે કહ્યું કે ત્યારે તું સાચો ગુરુ શિષ્ય ગુરુનો તું સાચો શિષ્ય થઈ શકશે તો તમે સમજી ગયા છો આજની ગુરુ પૂર્ણિમામાં આપણે શું લઈને જવાનું છે શૈલેષભાઈ મનીષભાઈ શું લઈને જવાનું છે અહીંયા છે ને આપણે આમ દર્શન કરીને ઉતરતા હતા ને ત્યારે અહીંયા પ્રસાદીના પેંડા હતા તો એમ કહો કે આ પેંડા લઈને જવાનું છે શું લઈને જવાનું છે એક જ લઈને જવાનું છે એક વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો બે ડોલ મૂકી એક ડોલમાં સાદું પાણી હતું અને એક ડોલમાં એકદમ ગરમ ઉકળતું પાણી હતું માફ કરજો આ પ્રયોગમાં થોડી હિંસાની વાત છે પણ એને જે પ્રયોગ કર્યો એ કહું છું એને બે દેડકા લીધા બંને દેડકામાંથી એક એક દેડકાને એક એક ડોલમાં એણે નાખ્યો એણે જ્યારે ધીમંતભાઈ પેલી સાદા પાણીની ડોલમાં નાખ્યો ને તો દેડકો એમાં મસ્તીથી તરતો રહ્યો અને જેવા ગરમ પાણીની રોલમાં દેડકો નાખ્યો એટલે તરત જ દેડકો કૂદકો મારીને તરત જ કૂદકો મારીને ઊભો વિચારવા ઊભો નહીં રહ્યો કે આ પાણી કેટલું ગરમ છે પૂરેપૂરું ગરમ છે કે ચાલે એમ છે કે નહીં કે એમાં ટકી શકાય એવું છે કે નહીં શું કહું છું સમજાય છે બાદ બરાબર એ વિચાર કરવા રહ્યો સાયમલ્ટેનિયસ નખાયો નથી ને તરત બાદ અને પેલો જે પેલી જે બીજી ડોલ હતી બીજા ડોલની અંદર એણે ધીમે ધીમે નીચેથી ગરમ કરવા માંડ્યું પાણીને તપાવવા માંડ્યું પાણી જેમ જેમ તપતું જાય ગરમ થતું જાય તે અંદર જે પેલો દેડકો છે ને એ આમ થોડો હેરાન તો થાય પરેશાન થાય પણ પેલો જેમ કૂદકો મારીને બહાર નીકળી ગયો એવું કે એણે કર્યું નહીં અને એમ કરતા કરતા એ દેડકો મરી ગયો પણ બહાર નીકળ્યો ફરીથી કહું ચકોર ને ટકોર મારે કેવું પડે કે આનો મતલબ શું યહી આખરી ક્ષણ હૈ આ મારો છેલ્લો દિવસ છે આ છેલ્લી ક્ષણ છે અને દાદા માટે મારા દાદાની પાંચ આજ્ઞા પાળવા માટે મારે જે કરવું પડે મારે કરી લેવાનું પણ મારે હવે એ નક્કી છે કે મારે તરવું છે તરવું છે ને બોલો તો ખરા કરવું છે ને કરવું છે દાદાએ તો ઓર વધારે સરળ સરળ કરી દીધું છે કાંતિ આનંદ મહાત્માજી સાથે અમે વાતો કરતા હતા ત્યારે એમણે વાત કરી કરવા પણ અને એવું કરતાનો અહમ પણ વગેરે બધું ત્યાગી નહીં વ્રત નિયમ વગેરે પણ ત્યાગી નહીં માત્ર હોવા પણ આ ઉપર ભાર દાદાએ તો કેટલું હળવું કરી દીધું છે આપણે દાદાના સમર્પણમાં ડૂબી જઈએ અને દાદાના સમર્પણની અંદર ડૂબવા માટે ફરીથી એકવાર ધ્યાન રાખજો દાદા પધારી ગયા છે મારે વિનયને માટે પણ તરત ચૂપ થવું જોઈએ છતાં પણ દાદા એક બે મિનિટની આજ્ઞા લઉં છું મારે તમને પૂછવું છે મિત્રો કદાચ હું ખોટો પણ હોઉં અને કદાચ હું થોડી કાચી અને અધૂરી વાત કરું છું પણ મારા મહાત્માઓ મારા મિત્રો બહુ લાગણીથી અને બહુ પ્રેમથી તમને એક વાત હું પૂછવા માંગુ છું મને સાચા દિલથી જવાબ દેજો જે દાદા ઉપર ગયા જે દાદા કયા સાલમાં ઓગણીસો અઠ્યાસી માં એ જે જેને આપણે મૂળ મોટા દાદા કહીએ છીએ હમ એ જે દાદા ગયા અને એ જે દાદા અહીંયા હાજર છે મને એમ કહો કે આ બે દાદામાંથી તમારા માટે તમારા દિલમાં તમારા માટે તમારા હૃદયની અંદર પહેલા દાદા કયા છે સૌથી આગળના દાદા કયા છે મારે તમારી પાસેથી જાણવું છે બતાવો કોણ છે શું કહો છો ચાલુ કરી You turn it on. ઓલા કઈ ગયા નથી એ Why વાત would turn it on when પછી he છે. goes? I don't know how long he would be away. બે દાદા માંથી એક એમ પૂછી રહ્યો છું હવે મને કહો I, I turn it on. I, જરા જોર સે એક બાર સબકા અવાજ આ જાય તમે બધા કે જે તમે અત્યારે બધા જવાબ આપી રહ્યા છો ત્રણ અક્ષરનો જવાબ હ થી શરૂ થાય ને ર માં પૂરો થાય બોલો એ ત્રણ અક્ષરનો જવાબ જોરથી આવી જાય હાજર દાદા મિત્રો તાળીઓથી વધાવી લો દાદાને દાદા તમારા તમારે અમારા ઉપર પૂરી રંગ કરવી જ પડશે દાદા આવતી ગુરુ પૂર્ણિમા ભલે અટલાન્ટામાં થવાની હોય કે દુનિયાના પડમાં ક્યાંય થવાની હોય વિદેશમાં થવાની હોય કે ભારતમાં થવાની હોય પણ દાદા આવતી ગુરુ પૂર્ણિમા પહેલા તમારો આ મહાત્મા શું મતલબ એમ નહીં ઉપર પહોંચી ગયા બધા એ મતલબ નહીં તમારો આ બાળ શિષ્ય પૂર્ણતાએ પહોંચેલો હોવો જોઈએ ગુરુ પૂર્ણિમા એટલા જ માટે આમાં પૂર્ણિમા શબ્દ લીધો છે પૂર્ણિમા કેમ પૂર્ણતાએ પહોંચવું જ છે ગમે તેમ કરીને અને એના માટે બે ચાર ગુરુ પૂર્ણિમા કરવાની કાંઈ જરૂર ગુરુ પૂર્ણિમા પૂર્ણ માં એક માને પોતાના બાળક માટે કુદરતી કેટલું વાત્સલ્ય પ્રેમ અને કેવું એવું હોય છે કે હું ભલે દુખી થાઉં મને દુઃખને ગણકારે નહીં પણ મારો દીકરો સુખી થવો જ જોઈએ મારી દીકરી સુખી થવી જોઈએ એક કુદરતી નેચરલ જ્યાં સંસારની માં છે એનામાં હોય છે પણ આ તો કેવા માં છે ગુરુ ગુરુ કેવા માં છે ગુરુ પૂર્ણિમા માં શબ્દ કયો આવ્યો પૂર્ણ માં છો અમે અત્યાર સુધી આ ભાવ ચક્ર ની અંદર ભટકતા ભટકતા જેટલી માં કરી એ બધી માના માતૃત્વના વાત્સલ્યનો સરવાળો કરી અનંત ગણો અમે તમારામાં પૂર્ણમાં જોઈએ છીએ અને અમારા પૂર્ણમાં છો અને માટે રોય રોય એક જ પોકાર પાડીએ છીએ જગાડો જગાડો જગાડો ગુરુ કૃપા વગર કશું ન થાય તો અમને પમાડો પમાડો અને ફરીથી એકવાર બોલજો જગાડો જગાડો અને અને પછી પમાડો અને ध्यान गीत काय बोलायचं अच्छा Get the stuff over here. Get the mic. Get the mic. Get the mic. આવી ગયો. મહારાજ સાહેબ વાત કરી બે લાઈન કહી જાઉં कानून नंबर हाँ, एक सौ पंचावन आत्मतत्त्व एक चेत powder number one nine five ભજન માર્ગ આ ભજન સિક્સટી ફાઇવ પ્રશ્ન આવ્યા છે થોડા ત્યાં આપ બાજુમાં હા દાદાજી આયન Patel have to be? Why did life have to be? Why did life have to be? Why could not we have been born in moksha? right. You are asking a question then straight away you want to be in motion right now, right? Ah, ah. yes, yes, yes. You are, you are moksha. You are moksh. You means your pure soul. Moksh is the intrinsic attribute of yourself as pure soul. Do you understand? That is called moksha. In other words, Mukta Muktabhav. Hmm? Free existence. Hmm? That is moksha. Because body is not there, we cannot feel, no, not there. You understand? Satisfied? દાદાજી આપ સત્સંગમાંથી જે કદાચ કેલનપુરી મંદિરની સાલગીરાના દિવસે થયો તો સત્સંગ તેમાંથી મારો એટલે કે બધા માટે પણ વધારે સમજવું છે તો દાદાજી ઉદાહરણ આપી સમજાવજો કેલનપુરી મંદિરની સાલગીરાના દિવસે વાત કરે છે હિતેશ બરોબર એટલે ખ્યાલ રાખતું તે દિવસે ના હું સત્સંગ સાંભળું છું મારે જોબ પર જ્યાં હોઉં છું ત્યારે ઓડિયો સત્સંગ ઓડિયો સત્સંગમાં સાંભળ્યું છું મેં રેકોર્ડેડ રેકોર્ડેડ કેરમપુરી સાલગીરા કહું છું તે વખતે થયો હતો ત્યારે જ થયો હતો તે કંઈ મને શું હતું મને કે સાધારણ થોડુંક સાધારણ જે હતું ક્યારની વાત છે આ સાલ એ ખબર નથી પણ અંદાજ શું કહેવા માંગે જોધપુર લલિતબેનના ધર્મપત્ની છે ને એમની સાથે સત્સંગ એમના અચ્છા એ એમનો પ્રશ્ન છે એના પરથી એમ વાત કરો હા એમાં સત્સંગ આ નીકળ્યો તો એમાં તમે જે બધી વાતો કરી હતી હા એમાં આમ આ સમજવું છે મારે તો નીચે તમે આપ્યું છે બધું હા એમાં લખ્યું છે આ બધી વસ્તુ છે એક બે ત્રણ ચાર છે પાંચ છે ઓલ રાઈટ પાંચ એક એક પ્રકૃતિ દેખાઈ જાય તો જોઈ ના જઈ કરવાની હોય જ્ઞાન શું કહે છે કે અજાણપણે જાણવાનું ઇન્દ્રિયોનો સહજ સ્વભાવ છે ચર્મચક્ષુ છે આપણી પાસે એનો સ્વભાવ છે કે એમાં એના હાથમાં જોવું ના જવું ને તેનો ધર્મ જ છે જોવાનો અને એમાં બહાર જે દેખાય પ્રકૃતિ દેખાય એટલે પ્રકૃતિ દેખાય આપણે એકબીજા છીએ તો પ્રકૃતિમાં જે દ્વંદ્વ સ્વભાવવાળી પ્રકૃતિ છે એમાં કોઈને કોઈ પ્રકારે આપણને કોઈ પણ પ્રકૃતિ બધી જુદી દેખાશે દ્વંદ્વ સ્વભાવમાંથી ઘણી આપણને મેળ પડે ઘણા ના પડે બધું થાય પરંતુ એને જોઈ ના જોઈ કરવાની અને આપણે આપણા હિતમાં સ્વહિતમાં આપણે જોઈને અજાણ પડે રહેવાનું જાણીને અજાણ પડે રહેવાનું કારણ કે આપણો જે જોવાનો ને જાણવાનો સ્વભાવ છે એ સ્વભાવ જ પોતે કે છે કે આ કેવળ અમે આપણે જોઈએ છીએ કે જાણીએ છીએ શું જોયું કેમનું જોયું તે નથી જાણવું એ ત્યાં આગળ અજાણપણું છે દેખાય છે આંખોને છતાં પણ વાત સમજાય છે દાદાએ અનપણને બહુ સુંદર સમજાવ્યું છે આ બાબતમાં કે આપણને આત્માની ઉપતિ થઈ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ છે અને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી આટલા વર્ષોથી આપણને જે બધો લાભ મળ્યો છે તેમાં હવે વ્યવહાર જે રહ્યો તે ઉપર છલ્લો રહ્યો કેવો ઉપર અને તો જ આપણે જ્ઞાન અને દર્શન શક્તિથી આપણે આ વ્યવહાર સાગરમાં તરલ સ્વરૂપે રહી શકીએ નહીં તો આ વ્યવહાર સાગર આપણને તેમ રહેવા દે એવો નથી મુશ્કેલ છે એનામાં એવું નથી કે નથી રહેવા દેવું પણ વ્યવહાર સાગર જેવું છે આખો એટલે દાદા ભગવાનનો આપણો શબ્દ બધા મહાત્માઓ જાણે છે સુપરફ્લુઅસ ઉપર છેલ્લો બધો વ્યવહાર રહેવો ગમે તેવો નિકટ સંબંધ ગમે તેવો હોય તો પણ પરંતુ કોઈના ખ્યાલમાં એમ ના હોય કે આપણે આટલા નીકળશે છે તો જુઓ ના કેવા આમ એટલું એ અદભુત નાટકની કળા છે જીવનના નાટકની શું કહ્યું જીવન નાટકની કળા અને ઋષભદેવ દાદાએ એમના બે દીકરીઓ આ ભરતજી બાહુબલીજી બધાને શીખવાડેલી આ કળાઓ કહેવાય છે બધી વ્યવહાર કરાવો વ્યવહાર કરાવો હા અને એ બોધ વગર ના હોઈ શકે આપણી પાસે એટલે આપણું જ્ઞાન શક્તિ દર્શન શક્તિ છે એનાથી આપણને પોતાને જ આપણને આ હિતેશ હું છું કે આપણો હિતેશ એને બોધ રહ્યા કરે અંતરથી રહ્યા કરે પોતે જ પોતાથી સ્વબોધપણે પોતે આગળ વ્યવહારમાં તમે પ્રગતિ કરતા રહો મુક્ત પામે મુક્ત પામે એટલે જાણીને અજાણ રહેવું જે વાત કહેવામાં આવે છે ને એનો મતલબ આ છે જેનો જાણવાનો સ્વભાવ છે એને એનામાં જાણ પણ હું જાણપણું મારું જેવું છે જ નહીં એટલે એના જાણવાના સ્વભાવમાં જણી જાય છે અને પછી આપણે આ આંખો તે જાણે છે એમાં રહીએ તો પછી આપણા જાણવાના સ્વભાવનું શું થાય ક્ષતિ આવે અંદર ના ચાલે આવું એટલે જાણીને અજાણ રહેવું આ વ્યવહારનો સાગર આપણને બધું વ્યવહાર સાથે મળ્યો છે અને હંમેશા નિશ્ચય અને વ્યવહાર એ મોક્ષ માર્ગના બે પેરેલ ફાટાઓ છે સાથે સાથે છે વ્યવહાર નિશ્ચયની હાજરીનો સૂચક છે અને નિશ્ચય વ્યવહારની અસ્થિપણાનો હતું આપણે સાક્ષી ગોબો ઋષિક કક્ષામાં કહીએ તો એ છે હોય જ જોડે હોય જ અને બધા જ વ્યવહારોમાં જોશું તો નિશ્ચય તરત સ્વભાવે પોતાના સ્વભાવથી આગળ ને આગળ હશે તો પછી પાછળ વ્યવહાર નહીં તો વ્યવહાર હોય જ નહીં આટલું બરોબર છે બીજું લો પ્રકૃતિ સ્ત્રી કે પુરુષ જેવી ના હોવી જોઈએ પણ પ્રાજ્ઞા પુરુષ જેવી પૌરુષ એટલે આપણને આ પાંચ ઇન્દ્રિયોથી આપણે જે ટેવાયેલા છે અનાદિથી આવ્યા છીએ બધા પડગા છે આપણી અંદર તેમાં આ જ જોવાને ટેવાયેલા છીએ આપણે આ પૂતગલ છે ને આ પૂતગલ છે શું પરંતુ આજે કોઈને જ્ઞાન છે કે નહીં તે નહીં પણ જે જ્ઞાન પામ્યો છે એને પોતાના સ્વહિત માટે તો એને આ રીતે જોવાનું હોય છતાં નાટકમાં પાત્રો છે એ પાત્રમાં કોઈ ન જાય આવા જ નાટકમાંથી પાત્ર તરીકે નીકળી ગયા છે બધા અને આ જ બોધ મળ્યો છે દરેકને હમ આજ બોધ મળ્યો છે ભગવાન ને દીકરી હતી તો એ શું વ્યવહારમાં સંસારમાં હતા જન્મ જ જુઓ જ્યારે બધાની વિદાય લે છે તેમાં પણ બારીકમાં બારીક ખ્યાલ એમને મોટા બહેનો પણ રાખ્યો છે છતાં પછી છેલ્લે હવે આપનો હક ના રહ્યો મારો મારા પર હક તો માતા પિતાનો જીવો તમારા પર મારા પર બધાનો પણ છતાં મોટા ભાઈ છો આદર કરે ચાલો બે વર્ષ રાખી નીકળે છે પછી જુઓ પત્ની બધા જ એ વસ્તુ આ બધું બને છે એ કારના સંદર્ભમાં બને છે અને કારના સંદર્ભમાં જે ભૂતગલની સ્થિતિ હોય છે કદાચ પંગલની સ્થિતિમાં નહીં તો આ વસ્તુ બનવી મુશ્કેલ છે પરંતુ આપણને સમજણ જો લઈ લઈએ આપણે એમાંથી તો અત્યારે જો પાંચમો વારો કળિયુગ છે છતાં પણ એ સમજણ લઈએ તો સમજણથી આપણે આગળ નીકળી શકીએ આ જ પંગલ એટલે એમાં એને એવા કાળ એ બધા સંજોગો પ્રાપ્ત થાય એના કારણનું સેવન થઈ જ જાય અને અત્યારે આપણને આ જ થઈ રહ્યું છે બધા અત્યારે આપણા કેવળ જ્ઞાન દ્રવ્ય કેવળ જ્ઞાન રૂપક સ્વરૂપનું એના કારણો સેવાઈ રહેલા છે કારણો સેવાઈ રહેલા છે એટલે પાંચ આ વાક્યોમાં જૈન દર્શનના પિસ્તાલીસ આગમો બધા સમય ગયા છે પિસ્તાલીસ આગમો અને ફાઇવ કેતાની સાથે આખું ભગવતી સૂત્ર સમાઈ દીધું સાહેબ એક જ શબ્દમાં હવે ભગવતી સૂત્ર તો કેટલું મોટું છે સાહેબ સાહેબને પૂછો અમારા દીપકાનંદ સ્વામીજીને અમે એક થોડીક ઈશાનંદ સમજાયું વંચાયું મૂકવા જોઈએ શું એમની સત્તા આ વાત છે સાહેબ એટલે આપણે બધા ફાવી ગયા છીએ હે અને બધાને સંસારમાંથી બધા નીકળી આવ્યા છીએ સંસાર જચ્યો નહોતો પણ ભગવાન હતા જ્ઞાની પુરુષ મળ્યા બધું મળ્યું પણ તે વખત આપણું ચીજ જરાક આ ચટણી ભજીયામ રહી ગયેલું એટલે જ અત્યારે ફસાઈ પડ્યા છીએ બાકી ના તો આપણે આપણે આગળ એ તો આ સમજો હા દાદા કે છે છતાં આજે જે સામાન્ય ભાવે પરંપરામાં વ્યવહાર અને સંસાર એટલે એ લોકો માટે મોક્ષ હોય જ નહીં બની શકે જ નહીં સંયમ પર્યાય સિવાય મોક્ષ હોય જ નહીં અને વાત સાચી છે ખૂટી નથી પણ ક્યારે એવો જ્ઞાન થતા પહેલા છ મહિના વર્ષ જેને જો જે પૂતગલનો જો હિસાબ હશે એ બધાથી મુક્ત થઈ જશે અને પોતે પોતાના કેવળ પોતાના પૂતગલ સ્વરૂપે જ રહેશે મોટે ભાગે સાધુ પુરુષો હોય છે પરંતુ એનો અર્થ એવો નથી કે સ્ત્રી પર્યાય નથી હોઈ શકતો હોય છે માત્રાના પ્રમાણમાં આવું કહેવામાં આવ્યું છે શાસ્ત્રોમાં ગીત પ્રભુએ દાદા ભગવાને બહુ પ્રકાશ્યું ઋષભદેવ દ્વાદાએ સ્વયં ક્રાંતિ કરી પોતાના સમયમાં પોતે જ કે આ કાળ આવી રહ્યો છે આ ક્રાંતિ પોતાના જ દીકરાને જે જન્મ મળે છે ત્યાં આગળ પતિ ને પત્નીનો સંબંધ નથી હોતો સાહેબ એ નથી હોતો દીકરાને જન્મ આપે ત્યારે એની જોડે એને આપવી જ પડે દીકરી કે છે અને એ લોકોને એવો ખ્યાલ નથી કે આવું છે તો બહુ આ બધી વાતો એવી સમજવા જેવી છે અદભુત છે પણ એ તો અમુક જ કાળ છે એટલે ત્યારથી જ ક્રાંતિ થઈ ભરત બાહુબલીજી બંને માટે જાઓ ભરતના બ્રાહ્મીજી તમે કે તમે જાઓ બાહુબલીજી બાહુબલીજી સુંદરી તમે જાઓ અહીંયા આગળ ક્રાંતિ કઈ થઈ આખી ક્રાંતિ એટલે ભારત આપણી સંસ્કૃતિમાં આ સ્ત્રી પર્યાય કે પુરુષ પર્યાય એવો ભેદ જે વ્યવહારથી છે એ નિશ્ચયમાં ક્યાંય નથી એટલે વ્યવહારથી તો હોય જ વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિએ હોવો જ ઘટશે નહીં તો વ્યવહાર બધો ગમે તેવો અસ્તવ્યસ્ત થઈ જાય અને એમાં તો અત્યારે આવું કર્યું છે છતાં પણ જોઈએ છીએ આપણે આજે વિશ્વમાં બધું જ બધું એવું છું બધું નાનું વિશ્વ થઈ ગયું છે બધે બધાની અસરો પહોંચી ગઈ છે છતાં પણ અત્યારે એ તો કંઈ કંઈ છે સચવાયેલું સચવાયેલું છે આ કાળ તો બધું ઘસાતો જ જાય છે કાળ તો ઘસાયા જ છે એ તો એનો કુદરતનો નિયમ છે એનું સાહેબ ષષ્ઠ ષડગુણી અનિવૃદ્ધિ એ અદભુત નિયમ એવો મજાનો છે બહુ મજાનો છે શાસ્ત્રનો ઉલ્લેખ તો બહુ સુંદર છે છે ને આપણે મહારાજ સાહેબ પાસેથી એનો થોડોક જો કહી શકતા હોય તો આપણે બધાને સમજવાની ઈચ્છા કરી કે કુદરત અને આ કાળ કાળનું બધું પરિવર્તન થાય છે ને તે કયા નિયમને આધારે થાય છે બેઝિક એ કુદરતનો અદભુત નિયમ છે એ પૂતગલનો જ છે આખો એવો છે સાહેબ સદગુણની હાનિ વૃદ્ધિનો નિયમ કહેવાય છે દાદા ભગવાને અમુક અધે થોડું વર્ણન કરેલું છે વાત કરો અનંત અસંખ્ય અને સંખ્યા સંખ્યાતા બધું શું છે હા એ વાત કરો ના ભાઈ એમાં શું સમજીને કરીશ તું હવે છોડ ને આપણે છીએ વર્તમાન છીએ બસ પછી એમાં ભૂતકાળ નથી તો બહિષ્કાર પણ નથી ભૂતકાળ તો બધા જાણે છે ગોન પછી એને કોઈ યાદ નહીં કરે અને ભવિષ્ય તો તમારે ચિંતા મટી ગઈ કરતા પડવું કરતા પદ આખું મટી ગયું બધું હું હું કરું છું તેઓ કરે છે આપણે કરીએ છીએ કશું રહ્યું જ નહીં કરો થી કરો સી કરો થી આપણે ગયું હમ હમ ઉડી ગયું એટલે રિસ્ટર વર્તાય છે આપણા મહાત્મા બધાને પોતાના જીવનોમાં જુએ છે પણ એનો અર્થ એવો નથી કે આને તમે તમારી રીતે ગમે તે તમારા શબ્દને તમારી સમજણ પ્રમાણે લો એવું ના ચાલે એનો સિદ્ધાંત છે સિદ્ધાંત પ્રમાણે જ હોય સિદ્ધાંત ક્યારે પણ નથી ફરતો સિદ્ધાંત નથી ફરતો એટલે આ આજ્ઞાધર્મ જ આપણું વર્તમાનતા છે વર્તમાન જીવન છે અને વર્તમાન જીવનમાં બધા કાળો એટલે ત્રિકાળ જ્ઞાન આ વર્તમાનમાં વર્તમાનતા એ તેને જ કર્યું છે પરંતુ વ્યવહારમાં જે ત્રિકાળ જ્ઞાન સમજાવ્યું છે જુદી રીતે છે એ વસ્તુ બિલકુલ જુદી છે શું બાકી જ્ઞાની પુરુષ એવું ના કે ગમે ત્રણ જ્ઞાન છે એ વસ્તુ જુદી છે પણ શાસ્ત્રોમાં ધર્મમાં અને સંપ્રદાયમાં બધામાં એક બધાની આસ્થાને બધું જાળવવાનું એટલે એટલા માટે બધું એટલે તીર્થંકર ભગવાનનું કેવળ જ્ઞાનમાં બધું ત્રણેય કાળ ને ત્રણેય દર્શન બધું ઘણું બધું હોય છે ને એ બધી સંજ્ઞા ભાષાઓ છે આખી સંજ્ઞા ભાષા છે સંજ્ઞા ભાષા અને જે શાસ્ત્રોના બધા વર્ણનો છે બધા સંજ્ઞા ભાષામાં છે બધા છે વેદાંત શું અને જૈન દર્શન તો પરિપૂર્ણ છે બધું અને વેદાંત જૈનમાં કંઈક થોડોક ભેદ છે બહુ નથી પણ બંનેનું અંતિમ લક્ષ્ય એક જ છે રીતમાં ફરક છે બધા થોડા રીત અને અમુક ટાઈમ અમુક જાય છે ને વેદાંતના આચાર્ય અને જૈન આચાર્ય ત્યારે એમને બધા આગ્રહો છૂટી જાય છે બધી પ્રકારના આગ્રહો છૂટી જાય છે અને નિરાગ્રહતાનું આવે છે ત્યાં આગળ બંને આચાર્યો ભેગા થાય છે પછી એમનો રસ્તો એક જ છે બ્રહ્મનિષ્ઠ પદ છે અને આત્મ અનુભવનું પદ છે એટલે પૌરુષી પ્રકૃતિ એટલે પુરુષ સ્વભાવ પ્રાપ્ત થયા હોય પછી સ્ત્રી પર્યાય હોય કે બે મનુષ્ય દેહ પર્યાય એનો પછી આગળ તમે કહો છો આપ્ત ઓર આપ્તતા ઓર એટલે એને હિન્દી પૂછ્યું તો આપ્ત અને આપ્તતા આપણા બધા માટે એ આજ્ઞા ધર્મથી રહેલી છે અને આજ્ઞા ધર્મ આપણી જોડે મન વચન કાયાના અંદરના આજ્ઞા પાલનના સ્વભાવથી નિષ્ઠાથી નિશ્ચયથી કશું કરવાની શક્તિ વગર એવું આપણને જ્યાં સુધી એનું સુપચન થાય એ રીતનું સારી રીતનું એટલે પચન થઈને આખું દાદા ભગવાનનું ઓજસ આપણા બધામાં અંદર એ તો બરાબર છે બધાને અનુભવ થાય છે થઈ જ રહ્યું છે જોઈ લઈએ છીએ અમને તો સ્પષ્ટ દેખાય છે અમને સ્પષ્ટ દેખાય છે શું આજે એ પદ્મ રશિયા કે શુક્લ રશિયા કે પિત્ત રશિયા આમ તો શાસ્ત્રમાં એના વર્ણનો છે એ જ્ઞાનીની જ્ઞાન ભાષામાં એ તો બધું સમજી જાય બધું સમજે અને નીચે નીતળ હોય તો એમને તો બધી ખ્યાલ આવે પણ એમાં વર્ણન ના હોય એને કશું કહેવાનું નથી હોતું તો એમના જ્ઞાનમાં હોય છે બીજું કશું શું પરંતુ આની બહાર કોઈ જીવ નથી હોઈ શકતો છ પ્રકારના પરિવર્તનશીલતા છે દરેકની અંદર વૃત્તિઓની હમ તે કૃષ્ણ નીલ કપૂર ત્રણ જે છે તે સંસારમાં ભટકવાની છે તેમાંથી મુક્તિ મળે છે ત્યારે તો પિત્તલિશિયામાં આવીએ છીએ આપણે અને પિત્ત નિષ્ઠા આપણને આજ્ઞાની અને આજ્ઞા ધર્મની બહુ સુંદર સમજ આપે છે પ્રકૃતિમાં બાદ પિત્ત ને કપ કહેવામાં આવે છે એમાં પિત્ત પ્રકૃતિ અને બધે થોડીક હોય છે જ્ઞાન અને એના સિદ્ધાંત બાદ પ્રકૃતિ એના ગુણો હોય બધા જાત જાતના એટલે લેશિયા પિત્ત પછી પદ્મ અને શુક્લ ચંપાનું પુષ્પ હોય છે ને હમ સફેદ ચંપો તો ઉપરનું એ બધો શુક્લ ભાગ છે અને નીચે જેમ જઈએ છીએ તેમ યલો થાય છે પણ નો પણ સફેદ ઉપર જતો છે એ આખી પદ્મલેશિયા છે અને પછી પિત્ત એ ત્રણેયમાં એ ચંપાના પુષ્પમાં આપણે સમજી શકાય જો સિમિલીથી સમજવું હોય તો ઉદાહરણ ખ્યાલ આવે છે એટલે આ આત્માનુભૂતિ સ્વરૂપ જ્ઞાન પામ્યા પછી તો આપણને આ ત્રણ દિશાઓ જોઈએ પિત્ત પદ્મ અને શુક્લ એ જેવો ધર્મ અને વ્યવહારનો પ્રકાર હોય તેવી રીતે ધર્મ અને શુક્લ વિશેષ ભાવે હોય જેમ જેમ આપણને આગળ જાય બધાને અનુભવ સ્વાદ આવે છે બધું આવે છે વ્યવહારમાં આપણને વ્યવહાર દ્રષ્ટિથી હું હિતેશ તું હિતેન છું વ્યવહાર દ્રષ્ટિ એ તમને પાકું થતું જ જતું જાય તમારે રાખવું ના પડે વ્યવહાર દ્રષ્ટિ જે હોય તે બધા કોઈ પણ વ્યવહાર આવે તમારો પણ સહેજા સહેજ રહે જેવી રીતે શ્વસન ક્રિયા સહેજા સહેજ ચાલે છે એવું તો રહે તમને તમારા ધર્મ પ્રત્યે આગળ રહે બધું થાય અને સવારથી દિવસ તો કેટલી બધી બધી પરિસ્થિતિઓ ઊભી થતી પસાર થઈએ છે ને આપણે પણ આ ધીમે ધીમે રહ્યા કરે સહજ પડે રહ્યા કરે ધીમે ધીમે આવે સર ખુલ્લા થતા જાય એટલે આપણા પ્રકૃતિના વાંક ચૂકવું બધા જેમ જેમ સીધા થતા જાય ને તેમ આ બધું બને શું કહ્યું કે પૂછવા જતા હતા દાદાજી સહજ પ્રકૃતિ થાય એટલે એ સહજ પ્રકૃતિ કેવી રીતે થાય એવું છે ને એ વિચારનો વિષય નથી એ અનુભવ તમને પોતાને સમજાશે ત્યારે તમને સમજી જશો કે આ પૂછતા હતા પૂછવાનું હતું છે જ નહીં આ તો ખ્યાલ આવે છે એવું છે એ તો આમાંથી ધીમે ધીમે થાય છે આપણા ભૂતગલના પાંચ ચૂકો નીકળતો જાય એમ થાય બધું અને આ ક્ષાયક સંકેત મળ્યું છે તમને શંકા તો રહી નથી કોઈ જાતની વ્યવહાર કે વ્યવહાર શું છે તે સંબંધી ખરી હું હિતેન મારા સંબંધો છે મારા વ્યવહારો છે હું આમ છું તેમ છું એમાં હું વ્યવહારથી છું એમાં શંકા રહી તમને ના જેમ છે તેમ કોને છે વ્યવહારથી વ્યવહારથી જે રીતે રિલેટિવમાં જે રીતે બધું જે વ્યવહાર કરવાનો છે પણ એમાં શંકા છે કોઈ વ્યવહારથી જ છે વ્યવહારથી જ છે થી જ થી જ છે હજુ હજુ વ્યવહારથી બોલો તો કઈ શંકા રહી જાય તમને થી જ થી જ ફૂલ સ્ટોપ આવ્યું ત્યાં અને નિશ્ચયમાં કેટલી શંકા છે નિશ્ચયમાં પણ નથી દાદા શંકા કોઈ તકો બકો સો ટકા નથી દાદા અને એકસો એક ટકા નિશ્ચય પાકો નથી ને ઘણા બધા આવું બોલે મને તો એકસો દસ ટકા એટલે શું બોડી ઉપર ક્યાં જવું છું તું એ દાદાએ આટલા માટે બહુ સાદી ભાષામાં કહ્યું the normality is the moksha આયન કોઈ આયન કઈ ગયો છોકરો the normality is the moksha speak loudly પણ બોલ્યું દાદા આયનને પૂછ્યું The normality is the moksha. I, I cannot listen you. The normality is the moksha. Still five times. The normality Close is your eyes and speak. the the The the, normality is the moksha, like that. the normality is the moksha. Five times. The normality is the moksha. The normality is the moksha. The normality is the moksha. The normality is the moksha. Oh, Cheers. Yeah. You understand what moksha is? So you want to ask again that, right? તો હિતે ભાઈ સમજો આજે લાંબુ છે પણ એનો મતલબ આટલો જ છે આપતા ને આપતા હતા આપતા હતા એટલે હું હિતેન છું અને આપણી તારી ગુરુનું નામ શું તારી ગુરુ છે ને મારી અંદરથી બોલવાનું નહીં પણ અંદર દિલમાં તો છે આપણે બધા સંસાર જેવું છે બધું સમજાયું ને તે પારુલ તે તું છું એવું સમજીશ તારે તને આપતાતાનો કંઈક ખ્યાલ આવશે આપતાતા એ પૂતગલથી નથી એ દશાથી છે દશાથી છે જ્ઞાની પુરુષ જીવ માત્રમાં જીવ માત્ર સાથે પોતે આપતા આપતાતા કરીને રહી શકે છે એનાથી કંઈ જેમ છે તેમ થઈ નથી જવાતું આ તો એક અદભુત વિતરાકતાની અટપટી દશા છે તો પુરુષ કીર્તન ભગવંતો માટે જ વપરાય અને જ્ઞાની પુરુષ એ જ જગ્યાએ હોય અને વ્યવહારમાં આપણે તો વિશ્વાસને આ શબ્દોથી બોલીએ છીએ પણ તે છેલ્લામાં છેલ્લો શબ્દ છે અને બધા શાસ્ત્રોમાં એનો બહુ સારી રીતે ઉલ્લેખ કર્યો છે અને આપતા હતા આપણને આજ્ઞા ધર્મ આપણા બધામાં એનો સ્વાદ આપે છે આપણને બધા મહાત્મા આપે છે હે જે આપણે બધે હશે હશે પણ આપે છે ખરું કે નહીં અને આ બધું કોઈ બોલતું જ નથી તમને લોકો તો બધા પાકા કારણ કે મોક્ષ માર્ગમાં મારા સાહેબ જોયું એક સાધુ હોય તો ત્રણ સાધવી જીવો હોય બધી રીતે બધા ભક્તિ પ્રધાનો બધા આગળ જઈએ ભાઈ ચોથું તમે કહો છો આપણે બધા વ્યવહારમાં રહી અને જેને જે વ્યવહાર છે આપણને એ વ્યવહાર આપણને દેખાય એમાં એના સર્વસત્તાધીશપણાની સત્તાને ઓળખી અને આપણે વ્યવહારમાં રહેવાનું આમાં તને શું જોયે છે કે સમજવું છે દાદાજી એટલે એમાં સર્વ સત્તાધીશ પરાની સામે કોઈ પણ હોય મહાત્મા હોય કે બહારનો કોઈ પણ મારે તને ઓળખવો છે હું તને જાણું આમ વ્યવહારથી આપણે કહીએ પરંતુ મારે તારી સાથે રહેવામાં રહેવું તું કેવી રીતે રહું મારી નજર તો તારા પર પડે છે અને વ્યવહારથી આંખોથી જોવું તો વ્યવહારથી નજર કહેવાય કે નહીં અને એમાં તારા સર્વ સત્તાધીશ ભળાના સારી રીતે હું ઓળખું છું તને ખબર ના હોય તો તું જાણે હું ઓળખું છું તો જ હું વ્યવહારમાં રહ્યો મહાત્માઓ વાત બરોબર લાગે છે કઈ ના ના નથી વાત આવતું અવાજ નથી આવતો મારે આ નથી કેવડાવવું તો જે હોય તો કેજો જેમ હોય તેમ કેજો દાદાજી ખબર ના પડી ખબર ના પડી શું ના પડી કહો ચાલો આપણે લઈએ આગળ મજા આવે પણ આપનું સર્વત સારી રીતે ઓળખી ગયું છું મેં તો એ ખબર ના પડી હા તે આપના હાથમાં નહીં હોય તો સત્તા પણ તમારું સત્તા પણ આપ જાણો પણ અમે એમ લીધા તમારું સર સત્તા એટલે જેની સર્વ સત્તાધીશતા છે એને અમે ઓળખ્યા છે એને ઓળખ્યા છે અને જીવ માત્ર માં રહેલા છે એ તો કે નહીં બોલો જરા ક્લિયર કરી લો એવું દાદા ભગવાન બહુ સુંદર વિધાન છે આ બાબતમાં આપણે જીવ માત્રના સર્વ સત્તાધીશ ઓળખીને એની વ્યવહાર સત્તાને જાણવાની છે વ્યવહાર સરખામણી જાણવાની છે હવે વધારે પૂછપડ એટલે પછી વ્યવહાર એમ જ થાય ને પણ પછી સર્વસત્તાધીશ તો છેલ્લામાં છેલ્લા રહ્યા એની આગળ કશું જ નથી એ શુદ્ધાત્મા પદની ગાદી છે એટલે જ્યાં સુધી આ બ્રહ્મ બ્રહ્માંડમાં છીએ આ પૂતગલથી છૂટ્યા નથી ત્યાં સુધી રહ્યા જ કરવાનું એટલે આ જ વાક્ય આજનો તો બધાના માટે ભણેલો ભણેલા જમાનો આ બધું છે થોડું સમજીને કરે તો પણ એને અંદર સુખ આપે પરંતુ બહુ વખત તો ના આપે જેટલો વખત હોય પણ એની એ દવા વાપર વાપર કરે તો કંઈક એને ફાયદો થાય જો ભાઈ બરોબર છે તને સમજાયું તને તું તારા દીકરાની એની અંદર રહેલા સરસ સરસ સત્તાધીશ છે એનું સર્વસ્વરૂપ પણ તું ઓળખી લઉં તને તને બરોબર પાકું આવી જાય તારા ઓળખમાં સમજે તો પછી તું તારા દીકરા જોડે દીકરા તરીકે વ્યવહાર કરો ને એ યથાર્થ વ્યવહાર હશે એમ કહેવાનો મતલબ છે અહીંયા સમજ્યા અને આ ઘરના સંબંધોમાં નજીકમાં જ છે આટલું બધું તમારે દુનિયાને કંઈ જીતવા જ નથી દાદા ઘર જીતી લો દુનિયા જીતી ગઈ અને પછી આપણે અમિત સાહેબ ડૉક્ટર અમિત સાહેબ તો ખાસ કહ્યું ઘર બીજું કશું નહીં આપણા મન વચન કાયની વળી પણ એટલું તો જલ્દી પકડાય પણ આપણે ઘરમાં બધા વ્યવહારમાં રહેલા એટલે શું સમજાય ને ગરજ એટલું એવું રહેવું જોઈએ પાંચ આજ્ઞાથી કે આ કિલ્લાની એક કાંકરી કોઈ શું ખેવી શકે આખું જગત સામે પડે તો હે શક્તિઓ આપજો હા એ તો અમારી ફરજ છે ભાઈ ફરજ હું બંધાયેલો છું તમારા બધા જોડે આપનાર તો નથી મારા નથી આપવાની શક્તિ રહી નથી લેવાની શક્તિ રહી પણ ફરજથી હું છું એટલું તો ભાન પૂર્યું સતત છે આજે ખ્યાલ આવ્યું ને અને આપણે બધા આવા ફરજ બાંધી જ રહીએ છીએ નહીં સમજ્યું એ બહુ સમજવા જેવું છે દાદા એ મરજી અને ફરજ એ બેની વચ્ચેનો અદભુત કયો છે એ જો આજે વિશ્વને એને વ્યવહારમાં જાણવામાં મળે એના ઘણા ઘણા વ્યવહારના પ્રકારો તો બધા ઘણા સુખી થઈ જાય ખરેખર આ કળિયુગમાં પણ એમને દિલમાં કંઈ શાંતિ રહે સુખ મળે હમ ફરજી ફરજનો ભાગ કેટલો અને મરજનો ભાગ કેટલો અને આના માટે બહુ ચર્ચાઓ ચાલે છે ફિલોસોફરો ફિલસુફો વિચારકો શાસ્ત્ર જ્ઞાનીઓ પંડિતો બધા માટે અને વ્યવહારમાં આ બધી યુનિવર્સિટીઓમાં ચાલી રહ્યું છે ખ્યાલ આવ્યો ને પણ એનું વેદાંત પર એને એક્ઝેક્ટ ડિમાર્કેશન લાઈન કોઈ નથી પકડી શકતું હરેશભાઈ બરોબર ખરેખર એક્ઝેક્ટ ડિમાર્કેશન લાઈન આજે પ્રારંભને પુરુષાર્થની નથી પકડી દેશો આખા ભારતમાં ચાલી રહ્યું છે એની એક્ઝેક્ટ ડિમાર્કેશન લાઈન બને ને તો ભારતનું પ્રજા કેટલી આગળ બધું કેટલી વધે પુષ્કળ વધે અત્યારે બધું બધું એ ચાલે છે મિશ્રણ બધું આના કારણે ગડબડ ગોટાળીઓ બધું થઈ ગયેલું છે શું બધા એક પક્ષી બોલે આને આ પકડ્યું આ પકડ્યું પેલું આ પકડ્યું પરંતુ એ દાદા ભગવાને બહુ સુંદર સમજ આપી છે હરીશભાઈ અને આપના જેવા છે બધા એ થોડુંક બહાર આવે તો બહુ આનંદ આવે બધું આ નાની નાની પુસ્તિકાઓ બહુ સુંદર કાઢે આપણો બધો ખર્ચ છે જ બધું આ સમજ્યા ને આનંદ થાય ને બહુ જરૂર છે હજી બધી પ્રચલિત છે અને જેના કારણે બધાને અશાંતિ આવું બધું છે ને એ બહુ લાંબા જવું છે સારું શાસ્ત્ર જ્ઞાન તો સાહેબ આચાર્ય સાહેબ બધા માટે છે પણ આપણું તો આ શાસ્ત્રો આપણે તો વ્યવહાર સત્તા એટલે દરેકને એમ થાય કે હું છું તે વ્યવહાર સત્તા તો એક નાનામાં નાનું જંતુ છે ને એને પણ છે નથી તમજ કોને એટલે એ ઓફેન્ડ થાય ને કંઈ પણ આપણે ઓબસ્ટ્રક કરીએ એટલે તો દાદાની પહેલી કલમ છે પણ એ આપણે માણસો માટે મનુષ્યો માટે છે બોલો મોટી નિધારે હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય માત્ર પણ અહમ ન દુભાય ન દુભાય એવું બોલવું જોઈએ ટુકડા કરી નાખો છો એ સરખું બોલાય એટલે બોલો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને પ્રત્યે ન અનુમોદાય મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય પ્રત્યે ન અનુમોદાય એવી થાય તો એ કેમનું થાય હે સમજવા માટે બરોબર છે પણ પછી તો સરમ ચાલી જાય અને પછી આગળ મને કોઈ દેહધારી જીવાત્માનો મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મદન કરવાની પરમ શક્તિ આપો આ બધું આખું રાજા છે કિંગ છે મુખ્ય છે આજે પાંચ મહાવ્રતોમાં અહિંસાવ્રત આપ્યું છે આ છે પ્રમુખ પહેલાં પહેલું કહ્યું પરંતુ એ વિતરાગોને અહિંસાને સમજવી આ કાળમાં કંઈ પછીના ખેલ નથી બહુ અને દાદા ભગવાને અહિંસામાં મહારાજ સાહેબ આપ્યું છે સમજ આપણી ઇંગ્લિશમાં જે ટ્રાન્સલેટ થઈ છે ને કયું છે પેલી પીરી મોટી ચોપડી કોઈને ખબર નથી તમારા બધા માટે તો થયું છે આપણા રિસર્ચ સેન્ટર તરફથી થયું non violence way of life કે બધું છે કશું ઇંગ્લિશમાં થયું છે એટલે આપણે વ્યવહાર અને નિશ્ચયની માટેની આ વાત છે ભાઈ સમજાતું છેલ્લું તમે કહો છો જ્ઞાન દર્શનમાં જ્ઞાન દર્શનમાં સમય જાય દાદાજી આ સમજાવો જ્ઞાન ને દર્શન એ જુદા સ્વરૂપે એક પર્યાય સ્વરૂપે સમજવાનું છે પરંતુ જ્ઞાન કયું તો કે જે દર્શન સાથેનું છે તે શું કહ્યું દર્શન છે તે હા અને એવું આત્મજ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે આપણને તે આપણને સહાયક પ્રતિતિ સ્વરૂપે આપણા બધા મહાત્માઓમાં એક સરખું પ્રવર્તી રહેલું છે એવી રીતે ક્ષાક સંકેત કહ્યું હતું ક્ષાક સંકેત એટલે શું કે જે શરૂઆત થઈ તે છેવટે એનો તાંતો કેવળ જ્ઞાનમાં પરિણામ પામે પ્રતિતિ અને એ પ્રતિથી તમને સ્વરૂપ જ્ઞાન આત્માના અનુભૂતિનો સ્વાદ આવે નહીં એ સ્વરૂપનું જ્ઞાન થાય નહીં એનું લક્ષ બેસે પ્રતિતિ ખુલ્લી થાય છે એ ખુલ્લી થયેલી પ્રતિતિ પછી તમારો દર્શન શક્તિ ખુલ્લી થાય છે એ દર્શન શક્તિથી તમને પ્રાપ્ત થયેલું આત્મજ્ઞાન અનુભૂતિ એ અનુભૂત અનુભવ સ્વરૂપ આગળ થતી જતી જાય છે એ આજ્ઞાનો આખો ક્રમ રહ્યો કારણ કે વ્યવહાર બધો ગમે તેવો ભરી લાયેલા આપણે બધા એટલે હવે એને નીકળવા દેવું પડે એકલા પછી બગડો તો એમાં ઉતાવળ ના ચાલે પછી કોઈ જાતની ઉતાવળ ના ચાલે બહુ બહુ વિગતથી દાદાએ સમજાયા છે હમણાં અક્રમ વિજ્ઞાનના અંકો આવે છે ને એક એક અંકમાં એટલી ગંભીરતાપૂર્વક બધા દાદાની વાણી બહુ સુંદર છેલ્લા એક બારેક વર્ષ બારેક મહિના ઉપર થઈ ગયા છે ને બસમ ભાઈ બહુ સુંદર આવે છે એટલે એ આમ તો માસિક છે અને લગભગ કેટલા વર્ષ થઈ ગયા ને પાંત્રીસ છત્રીસ સાલ છે કેટલા થઈ ગયા thirty three eighty three eighty two થઈ period 33 33 એમાં આત્મા અને અનાત્માના ભેદાણકન સ્વરૂપનો જ બીજું કશું એક અક્ષર બીજો નથી આવતો પહેલેથી છેલ્લા સુધીમાં આ ક્યારે બન્યું નથી આ કાળ આ કાળમાં કયો દિવસ ના બને આટલા બધા ધર્મ ના સંપ્રદાયો બધું છે પણ નહીં બને doctor Radhakrishna what do you say The Akram Vignan that are there, it is great treasure house. Huh? Is greater than NASA? <laughs> greater than everything that you can project. But, but, <laughs> there's a big but. <laughs> It is not for projection, it's a state of being. Ah, that's it. That is. That's it. Dasha. Very good. દર્શન મુખ્ય વસ્તુ છે જ્ઞાન જ્ઞાન તો છે જ્ઞાન તો હતું છે એમ સમજ દર્શન જ્યાં સુધી દેખો નહીં ત્યાં સુધી જાણી ના શકો અને દેખવાનું શું તો જે દેખાય છે તે શું દેખાય છે દેખાય છે તે દેખવાનું એટલે કેવી રીતે તો કે જે દેખવાનું આપણો સ્વભાવ છે એનાથી દેખવાનું તો દેખાય છે શું છે કે એનો દેખાવાનો સ્વભાવ છે એવું ના કહી શકીએ પણ એને અંદર ઇનબિલ છે દેખાય એટલે તેને દ્રશ્ય કહ્યું એને દ્રશ્ય કહ્યું અને દાદા ભગવાન આપણને આ દીક્ષા પ્રયોગ થાય છે વેદ જ્ઞાનનો ત્યારે જ અદ્ભુત દ્રષ્ટિ દ્રશ્યમાં એકાકાર હતી તેમાંથી મુક્ત કરાવીને એ દ્રષ્ટિ દ્રષ્ટામાં મૂકીને આપ્યા છે એટલે દ્રશ્ય દ્રશ્યને જગાઈ રહે છે અને આપણો સ્વભાવ દ્રષ્ટાપણાનો આપણા સ્વભાવમાં આપણે આ દ્રષ્ટિ બળી જાય છે અને ભરે છે પછી દીખતા થઈએ છીએ બાળક જન્મે છે ત્યાર પછી તરત જ કેવું હોય છે દીકતા થઈએ છીએ એમાંથી પછી ખીલે છે આપણે જ્ઞાન પ્રાપ્ત થાય તો જ દર્શન ખીલે નહીં તો ખીલે નહીં લક્ષ જોડ હોવું ઘટે જ પરંતુ આ વ્યવહાર આપણને લક્ષમાં અલગ ડોલક કરે પ્રતિતિ છે પણ લક્ષને અલગ ડોલક ના થાય એવી સ્થિતિમાં આપવાનું એ આપણો પુરુષાર્થ છે સમજી ગયું અને અલગ ડોલક એમ એમ કરતા કરતા આપણે આગળ વધતા જઈએ તેમ તેમ આપણને જ્ઞાનના અંશો ખીલતા જતા જાય એ જ્ઞાનમાં દર્શન સહિત જ જ્ઞાનને દર્શન હોય આપણે જ્ઞાન જ્ઞાન બોલીએ એટલું એને થતું નથી પણ છે મૂળ જ્ઞાન મૂળ જ્ઞાન બધું જે કંઈ ક્રિયાઓ બને છે એ જ્ઞાનથી જ બને છે જ્ઞાનની અસ્થિ હોય નહીં એક પણ ક્રિયા બની શકે નહીં એક પણ ક્રિયા અહીંયા આગળ આટલા મોટા યુદ્ધો થાય છે બધે અને શું કરે છે તો કે જ્ઞાન કરે છે તો યુદ્ધો થાય અને શાંતિ સ્થપાય તો કોણ તો કે જ્ઞાન શાંતિ કરે નજર તમે મૂકો ક્યાં જ્ઞાન પ્રકાશ હોય નહીં તો આ બધું હોય શકે નહીં કશું હોઈ શકે નહીં આ કેમેરા કે જે છે તો હું જોઉં છું તો અમારું જ્ઞાનનો પ્રકાશ એના પર પડે છે એ જ્ઞાનનો પ્રકાશ એ પ્રકાશનો આકાર આખો પડી જાય છે ત્યારે એ એનું વર્ણન કરી શકે છે ને તો ન કરે અગર તેને લેન્સ ઉપર કરો તો એટલું જ રહેશે પછી પણ આપણા મેડિટેશન ને ધ્યાનના પ્રયોગો બધા આવા છે ને અજ્ઞાન તો બધા પ્રકારે આખો જે જ્ઞેય છે જ્ઞેય પ્રકારે ના હોય ત્યાં સુધી એ જ્ઞેયનું જ્ઞાનમાં ઝડપમાં પણ જેમ છે તેમ ન થઈ શકે એ દ્રશ્ય એમાં દ્રશ્યમાં નિશ્ચિતતા નથી હોતી અને જ્ઞાનમાં જ્ઞેય દેખાય છે દ્રશ્ય જે જ્ઞેય સ્વરૂપે દેખાઈ જાય જણાઈ જાય છે ત્યારે એમાં જેમ છે તેમ હોય છે એટલે જ્ઞાનને દર્શનને દાદાએ અનડિસાઇડેડ જ્ઞાન કહ્યું કંઈક છે અને જ્ઞાનને ડિસાઇડેડ નિશ્ચય જ્ઞાન આ છે ગાય જેવું છે નજીક ગયા આ ગાય જ છે છે દર્શન જ્ઞાનનો આટલો ભેદ તો આપણે બધા જાણીએ છીએ પરંતુ આ બંને ભેળું સાથે રહ્યા કરે આપણે બધો વ્યવહાર કરીએ દર્શન કામ કર્યા કરે અને એકલા આવીએ પડ્યા તો પછી જ્ઞાન આપણે જ આપણને આ સમજે અને બે ભેગું થઈ જાય ને ત્યારે અંદરથી વિતરાગતાના અંશો ખુલ્લા થતા જાય ચારિત્ર કે છે તે ચારિત્ર પૂતગલની ક્રિયાથી નથી હોતું શું કહ્યું એ શુદ્ધાત્માની જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયાથી જ છે અને એ સાથે સાથે એને પદ કે છે એટલે સાથે જ મળ્યા કરે આજે હું આજથી મારા વાણી ચાલે વ્યાજ આ બધા છીએ છતાં અંદરમાં મારા માટે એવું રહે પણ વ્યવહારમાં મારે કહેવું જ પડે કે તમે બધા સાથે છો એટલે ઉપયોગ પ્રમાણે જાય એટલે પ્રમાણે દર્શન ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપે છે સમવસર રચાયું છે દેશના અને છે તે દેશના વખતે પ્રશ્નો થાય છે અને ભગવાનની વાણી ઉત્તર નીકળે છે બધા તે વખતે દર્શન થઈ છે બધું અને છતાં પોતે કેવળ જ્ઞાન સ્વરૂપે કેવળ સ્વરૂપે છે જ અંદર પણ આ સમજાવવું સહેલું નથી આ સહેલું નથી એ હાજરી હોય ને આપણે હોય બધું એટલે મારા સાહેબ દાદાએ તો કહ્યું છે કે અમારા મહાત્માઓ સીધા સાધા બસ આવી ગયા મારી પાસે અરે ફક્ત ભગવાનના દર્શન કરવાના જ રહ્યા છે દર્શન કરે ને કેવું જ્ઞાન પૂરું થઈ જાય કલાક કલાક એ હાલત છે અત્યારે અંદરની એટલે બધા ભજી રહેલા છે ને કઈ ગણવાનું નથી હોતું મારે એક અવતારી થવું જવું તો એટલે આ બધું તળ થઈ ગયું ભાઈ બીજું છે ભાઈ હા આ કોનું છે કોને આપ્યું છે અચ્છા શ્રેણી નંબર નવ અનુભવ જ્ઞાન સૂત્રો છે અમારા એમાંથી નવમી શ્રેણીમાંથી એમને ત્રણ સૂત્રો પૂછ્યા છે લઈએ આપણે નવમી શ્રેણીમાંથી બસો અઠ્યાવીસમું સૂત્ર છે આજ્ઞાધર્મમાં ડિસિઝન લેવાનું હોતું જ નથી એમાં તો ફક્ત સંભાવનિકા શું કહ્યું હવે આ ડિસિઝન લેવાની વાત છે આખા વિશ્વને આ એક જ વાત ચલાવી રહી છે ડિસિઝનની શક્તિ આખું વિશ્વ વ્યવહારના ભાગમાં બહુ ચાલે છે અને ધર્મમાં પણ એ પ્રમાણે છે કે ડિસિઝન શું છે તે હવે ડિસિઝન એ લેવાની ક્રિયાથી સમજાવવાનું હોય કે જે આખું જગતમાં અને બધા ધર્મોના સંપ્રદાયોમાં સમજ પ્રસરી રહેલી છે તે હકીકતમાં વિતરાગોની ભાષામાં તેમ નથી ડિસિઝન કરવાની એટલે નિર્ણય કરવાની શક્તિ એટલે દાદા ભગવાને કહ્યું કે આપણે બધાને સામાન્ય બધાને સમજાવવું હોય ને તો બધા માણસોને તો કે માણસ માત્રનું જીવન બે કમ્પાર્ટમેન્ટમાં વચાઈ ગયું શું કહ્યું દાદાએ તો કોઈ પૂછે દાદા કયા કમ્પાર્ટમેન્ટ બે જ ચૂકવવા દો પછી અમારી બધી ભાંજગડો બધી મટી જાય શાંતિથી થઈ જાય સમજી લઈએ કયા તો કે એક કમ્પાર્ટમેન્ટ ડિસાઇડેડ છે અને એ કમ્પાર્ટમેન્ટમાં જન્મથી તે છેવટ સુધી કોઈ પણ કાંઈ કરી શકે એમ છે નહીં ડિસાઇડેડ કર્યું અને બીજું કમ્પાર્ટમેન્ટમાં જે છે તે ડિસિઝન પાર્ટનું કમ્પાર્ટમેન્ટ છે જેને પૂછ્યું તેને એટલે ડિસિઝન કરવાની શક્તિની વાત આવીને લેવાની ડિસિઝનનો ભાગ છે પરંતુ આપણે તો બધા જ્ઞાન આત્મજ્ઞાન છીએ જે બધા પામેલા જે ના હોય એમના માટેની આ વાત છે સમજાવવા માટે મનુષ્ય કોઈને સમજાવવો કે માણસ માત્ર જીવન બે કંપાડતા વહેંચાઈ ગયું છે અને આ બેની બહાર જે માનવામાં આવે છે બધી જ ભ્રાંતિ છે પછી ગમે તેવા ધર્મના આચાર્ય હોય ગમે તેવા ફિલસૂફ હોય થિયોલોજિયન હોય વિચારક હોય પંડિત હોય કોઈ પણ હોય બધા માટે આ બેની બહાર જે માનમાં માનવામાં આવે છે એ બધી ભ્રાંતિ છે હા પછી એના માટે તો વ્યવસ્થિત શક્તિ આવે છે પરંતુ આ વાત બહુ સુંદર કહી હતી એક વખત કોઈ પ્રશ્ન કર્યો એ બાબતમાં નીકળેલું આ નીકળેલું ક્યાં મને ખ્યાલ નથી અત્યારે એ ભારતમાં નીકળ્યું અહીંયા બહુ સુંદર આપને અમે આ વાત બહુ થઈ છે આપણી જોડે શૈલેષભાઈ સાહેબ શ્લોક કયો સાહેબ કર્મને અધિકાર અસ્તી એ કે છે કર્મ કરવાનો તારો અધિકાર નથી કર્મણ્ય કે છે પણ હવે આપણે સમજી ગયા છીએ એટલે તને કર્મ કરવાનો તારો અધિકાર નથી કર્મને અધિકાર અસ્તી એટલે વિશેષ અધિકાર વિશેષપણાનો પરંતુ આખો ગીતામાં કેટલા બધા વિચારકો થયા ગીતા કેટલા પ્રકારની આવી આ દાદા ભગવાને પ્રકાશ પડ્યો છે આપણને માં ફલે શું કદાચન ફલે શું કહ્યું છે સંસ્કૃત બધા જાણે ફલે શું કહ્યું એટલે ફળમાં નહીં પણ ફળના પરિણામમાં ફળ પરિણામ લઈને આવ્યું જ હોય ને આ વાત છે આખી એટલે કર્મ કરવાનો તારો અધિકાર છે કઈ રીતે કે ડિસાઇડેડ ભાગમાં તારું તે કઈ થઈ શકે એવું નથી પણ તારા ડિસિઝન પ્રકારમાં એમને અર્જુનને સમજાવે છે કે ડિસિઝન તું તારું હિત તું ના ચકવું તેવી રીતે તું લઈ શકું છું કારણ કે અર્જુન પાસે દ્રષ્ટિ નથી આખું ગીતા બધી એના પર ચાલી ગઈ સુરજભાઈ એવું થયું છે આજે મહાત્માઓ અમારા ચંદ્રકાંતભાઈ હતા ત્યારે એક વખત એમને કહ્યું હતું અમારે બેન કે કરુભાઈ આપણે એક વખતે એકલા ક્યાં બેઠા બેઠાઈએ ને ત્યારે સમય સાજી લઈને બેસવું છે પણ યોગ બન્યો નહીં એવો <laughs> બન્યો નહીં ખાસ અને દાદાએ તો સ્પષ્ટ ના કહી દી કે આ આ બધા ગ્રંથો છે એ અગ્નિ છે એને સીધું ના અડાય એને સીધું એને એટલે ગમ જોઈશે એને સમજાવનારની એમ એમ નહીં અડાય હમ ને તો પોતાની સમજણ શું શું ક્યાંથી ક્યાં નીકળી જાય એટલે આ ડિસિઝન આજ્ઞાધર્મમાં ડિસિઝન લેવાનું હોતું નથી આપ બધા શું લાગે છે આ બહેનો બધી બોલો ચાલો આજ્ઞાધર્મમાં ડિસિઝન લેવું છે એવું કોઈને લાગે છે હે શું ડિસિઝન લેવાનું નીતિન બોલ ને દાદા એ કશું હા એ કરી શકો ડિસિઝન નહીં નિશ્ચય કરો કે નિશ્ચય નિર્ણય કેવલ હું આજ્ઞાધીન જ છું નિશ્ચય નિર્ણયથી કેવલ હું આજ્ઞાધીન જ છું કયો હું હિતે એમાં શરમાવાનું એક તો બોલે છે નિશ્ચય નિર્ણયથી પણ શર્માય ખરો છે નિશ્ચય નિર્ણય કેવલ પછી કઈ જશે કઈ જશે એવું છટકશે ક્યાં પાડવું જ પડશે આ મહાત્મા એટલું સમજાઈ ગયા છે કે છટક મારી રહી નથી કોઈ હે ફસાઈ ગયા તમારી રાણી પૂછે છે doctor Radhe Rani is asking me she wants to understand where is Rani Rani is she there? Hmm? It's okay. So now she is with me and we'll take care of what she wants to understand. Radhe. That sometimes these five, five yajnas, it makes me that oh, there is no goal from this. What to do now? But it, sometimes it makes us feel, oh, what is in this plural world, what is this? <laughs> that is what that puzzles her. So it is our duty to remove that hmm? possessive aspect of us. Okay? આપણે ઇન્ટ્રોલ સો આજ્ઞાધનમાં આપી શક્તિ ડિસિઝન લેવાનું હોતું નથી એમાં તો ફક્ત સંભાવનિકા એટલે આ દાદાના શબ્દો છે ને એક એક શબ્દો એમાં એટલું બધું તમારે રચનાઓ કરવી હોય એટલી થઈ શકે એમ છે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો એ હવે આપણો આજ્ઞા ધર્મ રહ્યો જો આપણને મોક્ષનું સુખ પ્રાપ્ત થયું સ્વભાવની મુક્તતાનો સ્વાદ આવ્યો તો હવે રહ્યું શું વ્યવહારમાં બાકી તો કે ફાઈન સાથી તો કે એ વ્યવહાર જો જ્ઞાની અમે બધા જ્ઞાની હોત ને પૂછીને ને ભર્યો હોત તો તમને આજે બહુ સારું પણ થઈ પડ્યું હોત આત્મજ્ઞાન પણ તમે તમારી મરજીથી ભરી લઈ લાવ્યા છો બધા એ એ મરજી આજે ફરજમાં આવી ગયેલા છે ને એ ખાલી થાય છે અને ખાલી થવા દેવાની ખાલી થતી હોય દુકાન એને ખાલી ના થવા દઈએ અને બહુ વખતથી આપણને એમાં બહુ મજા પડી ગઈ વગર અમુક માલ તો બહુ સારો છે આ છે તે છે એટલે ખાલી ના થવા દઈએ મૂકી રાખીએ સારું લાગશે હરીશભાઈ હે સીધી વાત છે સીધી વાત છે એટલે એમાં સંભાવનિકાળ કેટલું સુંદર દાદાજી બીજા બે પ્રશ્નો કાલે લઈશું આજે ટાઈમ થઈ ગયા સાત વાગ્યા ઘડિયાળ તો ચાલે છે ખ્યાલ આવ્યો ચલો ચલો કાલે લઈએ આપણે કાલનો દિવસ છે ને આપણી પાસે તો જરૂર રાખીએ દીપકાનંદજી અહીંયા મૂકું છું પછી જતો ચાલો મહાત્મા go, go, go, go. Imagine that, yeah,